કુદરતમાં બુદ્ધિ ના નાખો the world is the puzzle itself puzzle થયેલું છે તેમાં આ લોકો શું એનું માપ કાઢી શકવાના હતા આ લોકો આ પઝલનું માપ કાઢ કાઢ કરે છે કહે છે કે ઓગણીસો ચુમ્મોતેરમાં વસ્તી આટલી છે તો બે હજારમાં આટલી થઈ જશે અરે ચક્કર ઘન ચક્કર પહેલી સાલ એક છોકરું હતું ત્રીજી સાલ બીજું થયું એટલે એંસી વર્ષની ઉંમરે તો ત્રીસ ચાલીસ થઈ જશે શું કાઢે છે હિસાબ મેર ગાંડિયા ચક્કર છો કે શું ઘન ચક્કરો કેલ્ક્યુલેશન ના કઢાય મનુષ્યોના અને આ બધા ગણિત કાઢવા બેઠા છે એ બધા ઘનચક્કરો છે છોકરો પાંચ વર્ષનો હતો ત્યારે સવા બે ફૂટનો હતો ને સોળ વર્ષે પોણા પાંચ ફૂટનો ઊંચો છે માટે એંસી વર્ષે આટલો ઊંચો થઈ જશે હે ઘનચક્કરો હિન્દુસ્તાનના મનુષ્યોનું શું કરવા તોલતોલ કરો છો બે હજારમાં આમ થઈ જશે ને ત્રણ હજારમાં આટલા થઈ જશે જો તમે બે હજારમાં આટલા થઈ જશે એમ કહો છો તો આજથી પાંચ હજાર વર્ષ ઉપર કેટલા હતા એ કહી આપો ને જો તમને આ ગણતરી કાઢતા આવડતી હોય તો કહી આપો કે ત્યારે કેટલા માણસ હતા ત્યારે એ કહેશે કે એ અમને ખબર નથી ત્યારે મેર ગાંડિયા તને વહુના ધણી થતા નથી આવડતું તે વહુને બા કહે જઈને ઘનચક કરો કેવા પાક્યા છો તે તારી વહુને બા કહેજે એટલે તારે ચાલ્યું છોકરો બા કહે ને તું એ બા કહેજે એટલે ધણી બૈરી ના જોઈએ રસ્તામાં ઘનચક કરો વસ્તી કાઢવા નીકળ્યા છે કેલ્ક્યુલેશન કરવા બેઠા છે કે ઓગણીસો એંસીમાં આટલું ને ઓગણીસો નેવુંમાં આટલું થઈ જશે ને બે હજારમાં આટલું થઈ જશે તે એમને કોઈ પકડનારે નથી નીકળતા સરકારે એક્સેપ્ટ કરે છે આવી વાત જે કરે ને જે વાત નોનસેન્સ લાગતી હોય એવાને તો પકડવા જોઈએ અને જેલમાં ઘાલી દેવા જોઈએ કેમ વાત આવી મૂકે છે તો તો પબ્લિક ખરાબ થઈ જાય હિન્દુસ્તાનનું બગડવાનું નથી અને જે દેશમાં સંત પુરુષો છે સત્પુરુષો છે અને પ્રગટ જ્ઞાની પુરુષ છે ત્યાં આગળ શું બગડવાનું છે આ ત્રણની હયાતી હોય ત્યાં કશું બગડે નહીં ઉલટું બગડેલું સુધરવા માંડ્યું છે ભયંકર બગડી ગયેલું હિન્દુસ્તાન જેવો બીજો કોઈ દેશ આ દુનિયામાં આટલી અધોગતિમાં ગયો નહોતો ભયંકર બગડી ગયો હતો અનાચારને જ સદાચાર માન્યા હતા ને સદાચારને તો દેશવટો જ દીધો હતો એક્સપોર્ટ તે હવે એક્સપોર્ટ થયેલો ઇમ્પોર્ટ થઈ રહ્યો છે આ વાળ વધારે છે ને તેથી આ વાળ વધારે છે ને તે ઇમ્પોર્ટ કરી રહ્યા છે આ વાળ કાપીને એક્સપોર્ટ કરી નાખ્યું હતું આખું વર્લ્ડ મેન્ટલ હોસ્પિટલ થઈ ગયું છે તે છોકરા અત્યારે મેન્ટલ જ કહેવાય છે ને ત્યારે શું થાય આખી હોસ્પિટલ જ મેન્ટલ ત્યાં આગળ જ્ઞાની પુરુષ પણ બહારમાં તો મેન્ટલ જ કહેવાય ને આખી હોસ્પિટલ જ મેન્ટલ ત્યારે જ્ઞાની પુરુષ અહીં આવ્યા ને કારણ કે જ્ઞાની પુરુષનો દેહ મેન્ટલના જમાનામાં જન્મ્યો માટે મેન્ટલ તો ખરો જ ને બધું મેન્ટલ કહેવાય મેન્ટલ હોસ્પિટલ જ છે આ તો તે હવે આ પરિવર્તન આવી રહ્યું છે હિન્દુસ્તાન બે હજાર પાંચમાં આખા વર્લ્ડનું કેન્દ્ર થઈ ગયું હશે હવે એકત્રીસ વર્ષ બાકી રહ્યા ત્યારે આ છોકરા છપ્પન સાઠ વર્ષના હશે ત્યારે એમનામાં મેન્ટલપણું રહેવાનું નહીં એમના આ લાંબા વાળ હતા ને તેનાથી એક દાડો મેન્ટલપણું નીકળી જશે એટલે એક દાડો કપાવી નાખશે એક છોકરો લાંબા વાળવાળો મોટરમાં મારી આગળ બેઠો હતો તે મેં એને કહ્યું કે ભાઈ તે એટલા બધા વાળ કેમ વધાર્યા કે જેથી કરીને ઉડીને પાછળવાળાને હરકત થાય જો કે તેના વાળ મને હરકત નહોતા કરતા પણ મેં સહેજમાં પૂછ્યું તે છોકરો તરત ને તરત જ વાળ કપાવીને આવ્યો ને મને નમસ્કાર કરી ગયો ને પાછો એણે દ્રઢ નિશ્ચય કર્યો કે ફરી નહીં વધારું આજના આ જ છોકરા ડાયા ને સમજુ થઈ એક દાડો વાળ કપાવી નાખશે પછી મેન્ટલ મેન્ટલપણું ગયું અને આ જે વાળ કપાવીને ડાયા ડમરા થઈને ફરે છે અને અનાચારને સદાચાર માને છે કેવા અનાચારને સદાચાર ભાષા જ ફેરવી નાખેલી આ લોકોએ મેન્ટલ અને આખો દાડો ઝઘડા ઝઘડાને ઝઘડા વગરનું એકુએ ઘર નથી કંઈ ને કંઈ ડખો થયો જ હોય ત્રણ માણસોમાં તેત્રીસ મતભેદ પડ્યા હોય સાંજે અગિયાર અગિયાર ભાગે આવે ને